સંગ અસર સત્સંગ કોને કહેવાય ઈશ્વરના ઘરની સારી વાતો થાય તેને સત્સંગ કહેવાય ઈશ્વર તો જાણ્યો નથી કે એ કોણ છે ને કોણ નથી ત્યાર વગર શી રીતે એની વાતો થાય સત્સંગ તો ઘણાય પ્રકારના છે પુસ્તકો વગેરેનું આરાધન કરે તે પણ સત્સંગ છે સંત પુરુષનો સંગ પણ સત્સંગ સત્પુરુષનો સંગ કરે એ પણ સત્સંગ અને જ્ઞાની પુરુષનો સંગ એ પણ સત્સંગ અને પછી છેલ્લે વિતરાગનો સંગ એ પણ સત્સંગ કહેવાય પણ એ બધાના પ્રકારમાં ફેર સંત પુરુષ કોને કહેવાય જેનું ચિત્ત નિર્મળ થઈ ગયેલું છે તે સંત પુરુષ સંત પુરુષને પોતાના સ્વરૂપનું ભાન ના હોય જેને પોતાના સ્વરૂપનું ભાન હોય જેને અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ તેઓ સત્પુરુષ કહેવાય અને એની આગળ જ્ઞાની પુરુષ કે જે મુક્તિ આપે જે મોક્ષનું દાન આપી શકે તે મોક્ષદાતા પુરુષ અને એમની આગળ વિતરાગ કે જેમના દર્શન માત્રથી મોક્ષ થાય એ વિતરાગ ભગવાન જ્ઞાની પુરુષ એ પોતે સત છે માટે એમનો સંગ એ સત્સંગ અને એને ભગવાને પરમહંસની સભા કહી અહીં તો રિયલની જ વાત હોય હંસ જેમ ચાંચ બોળતાની સાથે જ નીરને ક્ષીર છૂટા પાડી દે તેમ જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન મળતાં જ આત્મા અને અનાત્મા બંને છૂટા જ પડી જાય માટે એને ભગવાને પરમહંસની સભા કહી જ્યાં આત્માની દરઅસલ આત્માની વાતો નથી છતાં પણ ધર્મની વાતો થાય છે રિલેટિવ ધર્મની વાતો છે એ હંસની સભા છે એ જગ્યામાં હિતાહિતનું બતાવે એ શુભનો ચારો ચણે છે અને તે ક્યારેક મોક્ષ પામશે જ્યાં સમજુ માણસો ભેગા થતા નથી અને બસ વાદ વિવાદ જ કર્યા કરે છે એકબીજાનું સાંભળવા તૈયાર જ નથી એ સભાને કાગડાની સભા કહી છે આ હંસની સભામાં તો અનંત અવતારથી છે પણ જો એક અવતાર પરમહંસની સભામાં બેસીશ તો મુક્તિ મળી જશે પરમહંસની સભામાં આત્મા અને પરમાત્માની બે જ વાત હોય અને અહીં તો નિરંતર દેવલોકોએ હાજર રહે દરેક જીવ માત્રને આત્મજ્ઞાનની જ ઈચ્છા છેલ્લી છે લોકો તપ અને ત્યાગ કરી કરીને મરી ગયા પણ ભગવાન ભેગા થયા નથી ભાવના સાચી હોય તેને જ ભગવાનનો ભેટો થાય અહીં અમારી પાસે જે વસ્તુ જોઈએ તે મળે જ્યાં બધી જ જાતના ખુલાસા થાય તે પરમ સત્સંગ અમારો ઇલકાબ શો છે ખબર છે અમે મોક્ષદાતા પુરુષ તમે જે માગો તે અમે આપીએ તમને કામ કાઢતા આવડવું જોઈએ